એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ધ્વેન આવ્યો છે વિવાન છે આદિત્ય છે અને તર્જની પણ આવી છે ને વાર્તા સાંભળવા અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું હો વાર્તાનું નામ છે હંસ અને ઘુવડ સાંભળો એક હતું વન આ વનમાં અનેક પંખીઓ રહેતા હતા આ ઘનઘોર વનમાં એક મોટું સરોવર હતું હો ભાઈ આ સરોવર અને એની અંદર એક સરસ મજાનો સુંદર મજાનો હંસ રહેતો હતો એક દિવસ આ હંસની પાસે એક ઘુવડ આવ્યું તમે લોકોએ ઘુવડ જોયું છે ને હા હંસે તેને પૂછ્યું અલ્યા ઘુવડભાઈ તું અહીંયા કેમ આવ્યો છો હંસની આ વાત સાંભળીને ઘુવડે તો કહ્યું અરે તમે તો કેટલા બધા સુંદર અને રૂપાળા છો આ તમારા આવા સરસ મજાના રૂપને કારણે તમારા સુંદર દેખાવના કારણે હું તમારી પાસે રહેવા માટે આવ્યો છું સુંદર ને રૂપાળા માણસો તો કોને ન ગમે માટે તમે મને તમારી સાથે થોડાક દિવસ રહેવા દો ઘુવડની આવી મીઠી મીઠી વાતો સાંભળી અને આ ભોળું હંસ તો બહુ રાજી થયું હો ભાઈ અને તેણે તો ઘુવડને આ સરોવરમાં પોતાની સાથે રહેવાની મંજૂરી પણ આપી એણે કહ્યું કે રે તું તારે અહીંયા મારા પાસે ઘુવડની આવી વાતોથી હંસે તેની સાથે ભાઈબંધી પણ કરી હો ઘુવડ તો ઘણા દિવસ સુધી હંસના ઘરમાં હંસના સરોવરમાં હંસની સાથે રહ્યો અને પછી એક દિવસ ઘુવડે હંસને કહ્યું હંસભાઈ હવે હું મારા કમળ વનમાં મારા ઘરે પાછો જાઉં છું તો તું ત્યાં રોકાવા માટે આવજે થોડા દિવસ મારા ઘરે રહેજે આમ કહીને ઘુવડ તો હંસના ઘરમાંથી સરોવરમાંથી ઉડી ગયું ઘુવડ પોતાની સાથે ભાઈબંધી કરીને રહેતું હતું એટલે હંસને તો ઘુવડના જતા રહ્યા પછી એકલું એકલું ક્યાંય ગમે પણ નહીં હો એટલે તેને તો ઘુવડની પાસે ઘુવડના ઘરે એને મળવા જવાનું મન થયું બોલો પણ આપણું આ ઘુવડ તો ભાઈ કમળોના વનમાં નહોતું રહેતું હો એ તો છે ને નદી કિનારે આવેલા કોતરોની બખોલમાં રહેતું હતું ઘુવડે હંસને જૂઠું કહેલું ખોટું કહેલું કે પોતે કમળ વનના ઘરમાં રહે છે હંસ તો ઘુવડ પાસે દિવસે ગયું પણ ઘુવડ કાંઈ દિવસે બરાબર દેખી ન શકે દિવસે તો એ જોઈ ન શકે એટલે દિવસના ઘુવડને તો કાંઈ કરતા કાંઈ દેખાય જ નહીં હો એ તો રાત્રે જ બધું જોઈ શકે એટલે ઘુવડે હંસને કહ્યું કે તું રાત્રે મારા ઘરે મને મળવા આવજે અત્યારે હું તને નહીં મળી શકું એટલે હંસ તો પછી એને રાત્રે મળવા ગયું હો હંસ ઘુવડને મળી અને એના ઘરે જ રાત્રે સૂઈ ગયો એ તો ભાઈ આ ઉડી ઉડીને બહુ થાકી ગયો હતો ને એટલે એ તો ત્યાં જ સૂઈ ગયો પણ પછી બરાબર આ વખતે શું બન્યું ખબર છે તમને બધાને હે આદિત્ય અરે આ વખતે બરાબર આ વનમાં રાજા અને રાણીનો રથ પસાર થતો હતો રાજા રાણીની સાથે તેના નાના નાના બાળકો સેનાપતિ અને સૈનિકો પણ હતા હો રાજા રાણી બાળકોને મામાના ઘરે મૂકવા જતા હતા રાત પડી ગઈ હતી એટલે એ તો બધા તંબુ તાણીને નદીના કિનારે ચૂઈ રહેલા જેવી સવાર પડી સુરત દાદા ઉગ્યા કે રાજાના સેનાપતિએ સુરત દાદાને આવકારવા માટે શંખ વગાડ્યો આ શંખનો અવાજ સાંભળીને ઘુવડે ધૂતકાર કર્યો ઓ ભાઈ પાછો એ તો અવાજ કરી ઉઠ્યું એ તો ઘુવડ અવાજ કરી ઉઠ્યું ડરીને હો એ ડરીને બોલવા લાગ્યું અને પછી ઉડીને કોતરની એક બખોલમાં જઈને છુપાઈ ગયું ઘુવડ બોલ્યું એટલે રાજાના સેનાપતિને તો થયું કે આ તો અપશુકન થયા ભાઈ ઘુવડ દિવસે બોલે એ તો કઈ સારું ના કહેવાય એવું ત્યારે બધા માનતા હતા હો એટલે આ સેનાપતિએ તો ગુસ્સે થઈ અને બધે તપાસ કરી બધે શોધખોળ કરી પણ કાંઈ કરતા કાંઈ દેખાય નહીં કાંઈ નજરે જ ન ચડે પણ એટલામાં સેનાપતિએ પેલા હંસને ભાળ્યો એ તો હંસને જોઈ ગયો રાજાના સેનાપતિને તો થયું કે હા હંસે જ અવાજ કરીને રાજા રાણીનો અને અમારો દિવસ બગાડ્યો છે અને અપશુકન કર્યા છે આવું માનીને રાજાના સેનાપતિએ તો બાણ મારીને હંસને બિચારાને વિંધી નાખો અને એને ત્યાં જ મારી નાખો તો ભાઈ મજા પડીને આ હંસ બિચારો ભોળો હતો અને ઘુવડ તો હતો લુચ્ચો જુઓ લો આ હંસ અને ઘુવડની ભાઈબંધી આવી હતી ભાઈ તો મજા પડી ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો ભાઈ આવજો